કયો અધ્યાય સત્તરમો આ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય આરંભ કરીએ છીએ જેમનો પણ ક્રમ હોય પ્રસ્તુતિનો આરંભ કરો Unmuted. અમને હજી કઈ અવાજ આવી નથી રહ્યો કોનો વારો છે બકીબેન નો વારો છે ક્યાં છે વકીલ કરો શરૂ સોળમા અધ્યાયમાં જજે સોળમા અધ્યાયની સંગતિ લઈએ છે કે સોળમા અધ્યાયમાં આરંભમાં જ ભગવાને નિષ્કામ ભાવ નિષ્કામ ભાવથી સેવન કરવામાં આવતા શાસ્ત્રવિદ ગુણો અને આચરણ દેવી સંપાદન નામથી વર્ણન કરીને તે પછી શાસ્ત્ર વિપરીત આસુરી સંપાદનનું વર્ણન કર્યું છે આસુરી સ્વભાવ આસુરી સ્વભાવથી તેને રકમાં પડે છે એમ જણાવ્યું છે આ સાથે એમ પણ કહ્યું કે કામ ક્રોધ અને લોભ જે આસુરી સંપાદન સંપદાના મુખ્ય અવગુણો છે આ ત્રણ નરકના દ્વાર છે એમના ત્યાગ કરીને જ આત્મકલ્યાણ માટે સાધન કરે છે તે પરમ ગતિને પામે છે તે પછી એમ જણાવ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન ફાવે એમ પોતાની સમજ પ્રમાણે જે કર્મને સારું સમજે છે તે કર્મ કરે છે અને તેને પોતાનું તે કર્મનું ફળ તેને મળતું નથી સિદ્ધિ મેળવવા કરેલા કર્મોથી સિદ્ધિ મળતી નથી સુખ મેળવવા જી જજે મળી તો ગઈ હજી જો આવા નથી મળી ને જજે સુખ મેળવવા કરેલા કર્મથી સુખ મળતું નથી અને પરમ ગતિ તો મળતી જ નથી તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મનો નિર્દેશ કરનારા શાસ્ત્રનો વિધાન પ્રમાણે અર્જુને નિષ્કામ ભાવથી કર્મ કરવું જોઈએ તેથી અર્જુનના મનમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે જે લોકો શાસ્ત્ર વિધિને ત્યજીને મનમાન્ય કર્મો કર્મો કરે છે તો તેમના કર્મો તેમના કર્મો વ્યર્થ જાય છે આ વાત તો બરાબર છે પણ આવા લોકો પણ હોઈ શકે છે કે જેઓ શાસ્ત્ર વિધિને ન જાણવાને કારણે અથવા અન્ય બીજા કારણથી ત્યાગ કરી બેસે છે તો પણ યજ્ઞ પૂજા વગેરે શુભ કર્મો શ્રદ્ધાથી કરે છે તો આવા લોકોની શી સ્થિતિ થાય એ જિજ્ઞાસાને વ્યક્ત કરવા માટે આ સત્તરમા અધ્યાયનો પહેલો શ્લોક આવી રહ્યો છે જજે એટલે આ સત્તરમો અધ્યાયનો આ શ્લોક અને સોળમો અધ્યાયનો ત્રેવીસમો શ્લોક એ બંને એકદમ સિમિલર છે એટલે એમાં પણ એ બતાવવામાં આવ્યું છે કે જે શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને સ્વચ્છંદથી વર્તન કરે છે તે સિદ્ધિ સુખ કે પરમગતિ પ્રાપ્ત કરતો નથી એને જ અનુસંધાનમાં આ છે યે શાસ્ત્રવિધિમ ઉત્સૃજ્ય યજંતે શ્રદ્ધા યા યાવિંતા તેસા નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમ શ્લોકાર અર્જુન કહે છે હે કૃષ્ણ જેઓ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી શ્રદ્ધાવાળા રહી યજન કરે છે તેઓની નિષ્ઠા કેવી છે સાત્વિકી રાજસી કે તામસી વિવેચન સોળસ અધ્યાયના અંતમાં ત્રેવીસમાં શ્લોકમાં જે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદતાથી વર્તન કરે છે તેને પ્રાપ્ત કરવા યોગ્ય તત્વજ્ઞાન રૂપી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એમ ભગવાને કહ્યું આ સંબંધમાં અર્જુન પ્રશ્ન કરે છે કે જેઓ શાસ્ત્રમાં કહેલી વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદતાથી કર્મ કરે છે તે જો શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો તેઓની નિષ્ઠા સાત્વિકી રાજસી અથવા તામસી કેવી છે એ પ્રશ્ન અર્જુન અહીંયા કરી રહ્યા છે એટલે આમાં એ બતાવવામાં આવ્યું છે કે જો નિષ્ઠાથી શ્રદ્ધાથી જો કરવામાં આવે તો એની આ કેવી શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવે અને નિષ્ઠાથી કરવામાં આવે તો એ કેવી હશે સાત્વિકી હશે રાજસી હશે કે તામસી હશે પરંતુ જો એમને શાસ્ત્રમાં કયા વિધિનો ત્યાગ કરે અને સ્વચ્છંદથી પણ કર્મ કરે છે પણ શ્રદ્ધા છે તો પછી કઈ હોઈ શકે એને એવી જિજ્ઞાસા થાય છે તો એ જિજ્ઞાસાને જાણવા માટે બીજો અને ત્રીજા શ્લોકમાં બતાવવામાં આવ્યું છે અહીંયા આગળ એમ કે છે કે સોળસ અધ્યાયના અંતમાં ત્રેવીસમાં શ્લોકમાં પણ એ જ બતાવ્યું છે કે આસુરોના સંઘથી જેઓ શાસ્ત્રવિધિનો ત્યાગ કરી સ્વચ્છંદાથી જે નિશ્ચિત કર્મ કરે છે તેઓને પોતાના મનથી ઈચ્છેલી સિદ્ધિ મનનું સુખ પર અથવા પરમ ગતિ એટલે મોક્ષ પ્રાપ્ત થતો નથી તો અહીંયા આપણને એમ પ્રશ્ન થાય છે કે અહીંયા આવું કીધું છે અને આમાં આ આ શ્લોકમાં આવી રીતે તો એ બંનેમાં ડિફરન્સ શું થઈ રહ્યો છે જે સમજાય હા બરોબર હવે તો જવાબ તો તમે કહેશો એટલે એમાં એવું કે છે કે બંનેમાં તફાવત છે કે નહીં એમ કે અહીંયા ગાડી તો કે છે કે આમાં જે અહીંયા ત્રેવીસમાં શ્લોકમાં એમ કે કે અવગણનાના કારણે શાસ્ત્રવિધિના ત્યાગનું વર્ણન બતાવ્યું છે જ્યારે અહીં શાસ્ત્રવિધિનું જ્ઞાન નહીં હોવાના કારણે અહીંયા બતાવ્યું છે એટલે શાસ્ત્રવિધિના ત્યાગનું વર્ણન છે તો લોકો એટલે શાસ્ત્રની પરવા જ નથી કરતા અને પોતાના મનમાં જે કર્મને સારું ગણે છે તે જ કર્મ કરે છે એટલે એના અહીંયા એટલા માટે બતાવ્યું કે આમાં વર્તતે કર્મ કર્મ કર્મ કારતે એ ત્રેવીસમાં શ્લોકમાં બતાવ્યું છે જ્યારે અહીંયા યજંતે શ્રદ્ધા વિનીતા બતાવ્યું છે શ્રદ્ધા યાવિનતા અહીંયા મેઇન શબ્દ નિષ્ઠા બતાવી છે કે નિષ્ઠા એટલે શું તો કે જેની શ્રદ્ધા હોય છે તેવો જ તે પુરુષ હોય છે અર્થાત તેની તેવી સ્થિતિ મળે છે એટલે શ્રદ્ધાનો નિષ્ઠાનો મતલબ એ બતાવ્યો છે આમાં આમાં એવું કહ્યું કે જે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને સ્વચ્છતાથી કર્મ કરે છે એ જો શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો તેમની નિષ્ઠા કેવી એટલે સાત્વિકી રાજસી કે તામસી એટલે એક તો પેલા તો કર્મની વાત કરવામાં આવી છે એટલે યજ્ઞ યાગ આદિ જે શાસ્ત્રની અંદર બતાવેલા કર્મ છે એ કર્મની વાત કરવામાં આવી છે હવે એ કર્મ તો મનુષ્ય સ્વચ્છંદતાથી કેવી રીતે કરી શકે કારણ કે કેવી એટલે સ્વચ્છંદતાને આપણે અહીંયા અર્થ નહીં સમજાય યજ્ઞ દાખલા તરીકે કોઈ યજ્ઞની વિધિ છે તો એને આપણે મનગણત રીતે કેવી રીતે કરી શકાય કોઈ આપણે મંત્ર આપણે નથી જાણતા નથી એની વિધિ જાણતા નથી એનામાં હોમવામાં આવતા દ્રવ્યો પદાર્થો વિશે જાણતા તો પછી એને સ્વચ્છંદતાથી કેવી રીતે કરવું એટલે પહેલો પ્રશ્ન અહીંયા એમ થાય કે અહીં કઈ કયા કર્મની વાત કરવામાં આવી છે અને બીજી વાત અહીંયા આગળ એમ થાય એ બીજો એક પ્રશ્ન અહીંયા આગળ એવો થાય કે જો તમે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરો છો તો પછી શ્રદ્ધા કેવી છે એટલે પ્રીતિબેન આમાં એવું છે કે સ્વચ્છંદતા એટલે કે એમાં વિધિ ની વાત નથી અને પોતાના મનમાં આવી છે કોઈ કામના છે તો એ પોતાની રીતે એવો એ કરાય છે પોતાની કામના પૂર્ણ કરવા માટે પોતે વિધિ કરાવી રહ્યો છે એમાં પછી મંત્ર ની વાત નથી પણ પોતાના મનોકામનાની ઈચ્છા પૂરી કરવા માટે કરાવે છે તે એ જાતની સ્વચ્છંદતા મારા ધ્યાનમાં આવે છે એટલે કરાવે કોઈ પાસે એટલે કોઈ કામનાની પૂર્તિ માટે એ બીજા પાસે આ બધું કરાવે છે જે કઈ બી એને જરૂરી છે શાસ્ત્ર શાસ્ત્રોક્ત કર્મો હા એવું કહેવાય હા એટલે એને પોતાના મનની ઈચ્છાઓ પણ એને અંદરથી એવો ભાવ નથી પણ પોતાનો બાહ્ય આડંબર બધાને શો કરવા માટે મેં આ મોટું કાર્ય કર્યું મેં મોટું કાર્ય કર્યું એવું બતાવવા માટે એનું એક આડંબર માટે બાકી વિધિ પોતે જાતે તો કરી જ નથી શકતો એ તો કરાવી જ રહ્યો છે પણ એમાં ચોખ્ખી વાત છે ને કે પોતાના જ્યારે મનની શુદ્ધિ ન હોય અંતઃકરણ શુદ્ધ ન હોય તો ગમે એટલી વિધિ કરાવો તો પણ કોઈ પાર પડતો જ નથી ત્યાં પરમ ગતિ ક્યાં પ્રાપ્ત થાય છે પણ અહીં એવું ના કહ્યું કે જેઓ શાસ્ત્ર માં કહેલી વિધિનો ત્યાગ કરીને સ્વચ્છંદતાથી કર્મ કરે છે એ કયા એ ત્યાગ કર્યો એક જાતની સ્વચ્છંદતા જ થઈ એને વિધિને તો ધ્યાનમાં રાખી જ નહીં ને કે શાસ્ત્રને ધ્યાનમાં રાખીને આપણે વિધિ કરીએ પણ એ વિધિને શાસ્ત્રનો ત્યાગ કરીને પોતાની અનુસાર પોતાની મનોગંઠન પ્રમાણે વિધિ કરવા લાગ્યો એટલે એટલે કોઈ યજ્ઞ વગેરે કરવા છે એની વાત છે અહીંયા ધારો કે હવે મારે મારી ઈચ્છા છે કે મને આ કાર્ય કરવું છે પણ હવે શાસ્ત્રવિદ કાર્ય છે છતાં પણ હું કરી રહી છું કેમ તો કે માને મારે ઓવી મોટાઈઓ મારા સમાજમાં બતાવી છે કે મેં કેટલું મોટું કાર્ય કરી રહી છું એમ વિધિ તો હું જાતે નથી કરી શકવાની એ તો આ બ્રાહ્મણો કે જે પણ પંડિતો જે કરતા હશે એના થકી જ કરાવી પણ જ્યારે મારું જ મન કે મારા જ પૈસા પવિત્ર નથી તો એ પછી કેવી રીતની માન્ય થશે એમ હા ઓર કોઈ પ્રયાસ કરો આ પ્રશ્નને લેવાનો પ્રણામજીજી એટલે અહીં જે કર્મની વાત કરી છે તો એ જે કર્મ સ્વચ્છંદતાથી કરવાના કયા એ કેવળ ની વાત નથી પણ જે કંઈ વર્ણાશ્રમ ધર્મ આદિ પાડી રહ્યા છે જ્યાં શાસ્ત્રમાં સામાન્ય ધર્મો કયા છે વિશેષ ધર્મ આ બધા જ ધર્મ જો એ શાસ્ત્રમાં કહેલી વિધિનો ત્યાગ કરીને કરી રહ્યો છે તો એ એવું મને અહીંયા લાગી રહ્યું છે એવા કર્મની વાત થઈ રહી છે જે હેલો હા શરદ હેલો હા બોલો હા પ્રણામ દીજી આ આ એવું લાગે છે અહીં કે જે સોળમાસ અધ્યાયમાં કહ્યું દૈવી ને આસુરી તો એ અસુર દૈવી જીવોની કઈ વાત નથી હવે હવે અસુર જીવો છે એ અસુરો અસુરોની સાથે જે દૈવી મૂળ દૈવી છે પણ અસુરોના સંઘમાં જે રહી રહ્યા છે તો અહીં જો ત્રેવીસમાં શ્લોકમાં એમ કે છે કે અસુરોના સંઘથી જેઓ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદતાથી નિષિદ્ધ કર્મ કરે છે એટલે એમને કશી ખબર નથી બધા કરે છે એમાં જે દૈવી જીવો છે એ પણ આવું કરવા બેઠા છે અસુરો તો આવું જ કરશે પણ જે દૈવી જીવ આવે અહીંથી આમ સોળમાં અધ્યાયથી દૈવી જીવને છૂટા પાડ્યા અસુરને છૂટા પાડ્યા એટલે અસુરોમાં જે જે આપણે દુર્ગે કહીએ છીએ ને દુર્ગની જોડે જે અજ્ઞો ભર્યા છે એને અહીં સત્તરમાં અધ્યાયથી ઠાકોરજી સમજાવવા માંગે છે કે એ શાસ્ત્ર વિધિથી જો કામ શ્રદ્ધા તો છે એમની અને શાસ્ત્ર વિધિથી જો એ કરશે આગળ આ કાર્ય તો એ સિદ્ધ થશે ફલિત થશે તો એવા લોકોને સમજાવવા માટે આ અધ્યાયમાં સત્તરમો અધ્યાય એવા લોકો માટે છે કે જે અસુરોના સંઘથી શાસ્ત્ર વિધિનો ત્યાગ કર્યો છે અને સ્વચ્છંદતાથી નિશ્ચિત કર્મ કરે છે તેઓ પોતાના મનથી ઈચ્છેલી સિદ્ધિ મનનું સુખ અથવા પરમ ગતિ એટલે કે મોક્ષને પ્રાપ્ત થતા નથી હવે આ લોકોને સત્તરમા અધ્યાયમાં ઠાકોરજીને જે વરણ થયેલા જીવો છે મને એવું લાગે છે તેને હવે અહીંથી તારવીને એને સમજ આપી સપ્તમ અધ્યાયમાં શાસ્ત્ર વિધિ અને શ્રદ્ધા બે સાથે જો જ્યારે જોડાશે તો એ સિદ્ધ થશે કોઈ પણ કાર્ય એટલે ફલિત થશે તો એ એ લોકો આ સમજી સપ્તમ અધ્યાયમાં જે દૈવી જીવો છે મૂળ અસુરોના સંઘ એ થયા છે પ્રવાહ તણાઈ રહ્યા છે પ્રવાહીમાં એટલે આપણે નથી કહેવાય ભયો જાત મોય રાખલી હોય તો અહીં રહ્યા છે તેને પ્રભુએ સત્તરમા અધ્યાયમાં સમજ આપી એને રાખવા માટેના આ સત્તરમા અધ્યાયના પ્રયત્ન છે ઠાકોરજીના એવું મને લાગે છે એટલે અહીં મૂળ શ્રદ્ધા અને શાસ્ત્રનું શાસ્ત્રની આજ્ઞા બે જોઈએ તો જ થાય એવું ઠાકોરજીની એવું સમજાવવાની છે પ્રયત્ન પ્રભુના એટલે જે છે અહીંયા મને તો એવું સમજાય છે કે શ્રદ્ધાની જે વાત કરી રહ્યા છીએ તો આસુરી હોય કે દૈવી હોય એ બંને માટે વાત કરી રહ્યા હોય એવું લાગે છે એટલે આમાં આને આસુર જીવનો સંગ વગેરે વિષયને આપણે વચ્ચે ન લાવીએ અને નિરપેક્ષ રૂપથી આ વિધાનનો વિચાર કરો તો પણ તો એનો અર્થ વિચારી જ શકાય વ્યાખ્યાકારે જો કે એ રીતે લીધું છે અમૃત તરંગીણીના આધારે એ સોળમા અધ્યાયમાં છે આસુર સંઘથી થતો આજે શાસ્ત્રવિધિનો પરિત્યાગ કર્યો છે તો કદાચ આપણે એમ માનીને ચાલીએ કે એવો કોઈ સંઘ નથી પણ કોઈ વ્યક્તિ એમ જ શાસ્ત્ર વિધિ નો ત્યાગ કરી રહ્યો છે અને સ્વચ્છંદતાથી કોઈ કર્મ કરી રહ્યો છે તો એને સુખ પરાગતિ વગેરે પ્રાપ્ત નહીં થાય એ તો સમજમાં આવે એવી વસ્તુ છે કે અગર શાસ્ત્રીય વિધિ ને અનુસરણ નથી કરી રહ્યો અને સ્વચ્છંદતાથી કર્મ કરશે તો એને શાસ્ત્રીય ફલની પ્રાપ્તિ તો નહીં જ થાય ચાહે આસુદના સંગ કરશે કે આસુરના સંગ રહિત કરશે કોઈ પણ સ્થિતિમાં એને નહીં થાય આમનો પ્રશ્ન એ છે કે આમાં કર્મ કયા લેવા એમ તો કર્મનો જ્યાં સુધી પ્રશ્ન છે તો જો એ વ્યક્તિ લૌકિક કર્મ કરી રહ્યો છે નોકરી ધંધો સમાજમાં હરવું ફરવું વગેરે એના સંદર્ભમાં તો આ વિધાન હોઈ ન શકે કેમ કે એને પરાગતિ કે સિદ્ધિ સાથે કોઈ લેવા દેવા નથી સમજાયું ને લૌકિક કર્મને તો નહીં લઈ શકીએ નહીં તો આનો અર્થ જ નહીં બેસે સંબદ્ધ નહીં થાય એટલે ફરજિયાત આપણને કર્મ તો એ જ લેવા પડશે કે જે સુખને કે પરાગતિને પ્રાપ્ત કરાવનારા હોય તેવા સોળમા અધ્યાયમાં ત્રેવીસમાં શ્લોકની જે વાત છે ત્યાં જે જે કર્મ સુખની પ્રાપ્તિ કરાવતા હોય કે જે કર્મ પરાગતિને પ્રાપ્ત કરાવતા હોય એવા કર્મ જે વ્યક્તિ શ્રદ્ધા રહિત કરે છે શાસ્ત્ર વિધિને છોડીને કરે છે સ્વચ્છંદતાથી એને સુખ કે પરાગતિ રૂપ ફલ પ્રાપ્ત નહીં થાય તો કર્મ તો આપણને એ જ લેવા પડશે હા शास्त्र में कहेला कर्म आपसे तो ये भक्ति यज्ञ कर्म आदि जो हे तो आ एक बात थी बीजी वस्तु अहिया सत्तर अध्याय ये शास्त्र विधि उत्सुज्य यजंते श्रद्धे आम सोलमा अध्याय अंतर शू ત્યાં કામકારક છે અને અહીંયા શ્રદ્ધાન શ્રદ્ધયાન્વિત છે ત્યાં સ્વચ્છતાથી કર્મ એટલે મનમાં જે આવી રહ્યું છે તે એને જે કોઈ પણ સાધન હાથમાં આવી ગયું એનાથી એનો હાથો બનાવી લો એવી મનોવૃત્તિ અહીંયા જે છે એ વ્યક્તિ શ્રદ્ધાશીલ છે પણ શાસ્ત્રવિધિ રહિત એ યજન કરી રહ્યો છે એટલો ફરક છે બધા જે શબ્દ છે એ એને શાસ્ત્ર સાથે જોડવાની છે કે પેલો તો બધા જ કર્મ સત્યનારાયણ કરે છે પણ આ કમસે કમ શાસ્ત્રમાં બતાવેલા કર્મ કરે છે એટલી શ્રદ્ધા એને છે નહીં પેલો પણ કર્મ તો શાસ્ત્રમાં કહેલા જ કરી રહ્યો છે કર્મ કેમ કે આપણે એ વસ્તુ તો નિશ્ચિત કરવી પડશે કે જ્યાં ન સુખમ ન પરામ ગતિમ એમ કહી રહ્યા છે તો એ તો શાસ્ત્રીય જે કર્મ છે એને જ આપણે એમાં પણ લેવા પડશે નહીં તો એ ફળનો સંબંધ નહીં થાય તો બંને જગ્યાએ કર્મ તો એ જ છે શાસ્ત્રીય જ કર્મ છે અહીંયા તો કંઠોક યજન તેમ કહેલું છે એટલે પૂજન યજ્ઞ વગેરે આમાં એનો અર્થ આવી જશે સત્તરમામાં અંતર ત્યાં એ છે કે ત્યાં કામકારત છે કરનારો એવો છે કે જે સ્વચ્છંદી છે અને અહીંયા જે છે એ સ્વચ્છંદી નથી પણ શ્રદ્ધાશીલ છે કેવલ અંતર એટલો પડશે કે સ્વચ્છંદ હોવાને કારણે કદાચ જ્ઞાન હોય કે ન હોય તેમ છતાં પણ એ શાસ્ત્રવિધિને છોડીને એને કરી રહ્યો છે અને અહીંયા અજ્ઞાનમૂલક હોઈ શકે જેને કારણે શાસ્ત્રવિધિને છોડી રહ્યો છે જેમ અમેરિકા જવું છે હવે અત્યારે કમૂરતા હોય તો પણ અમારે લગ્ન લઈ લેવા છે તો આ કરનારને કરાવનારને બંનેને પૂરો હોશો હોવાથી એ લોકોને ખબર છે કે આ કર્મ આ સમયમાં થઈ ન શકે એવું છે પણ તેમ છતાં પણ કરી લેવું છે તો શાસ્ત્ર વિધિનો ત્યાગ થઈ ગયો ને હવે શ્રદ્ધા નથી એવું નથી કેમ કે નહીં તો પછી વિધિ કરાવવાની શું જરૂર હતી કોર્ટ મેરેજ કરીને એને રવાના થઈ ગયા હોત પછી શ્રદ્ધા તો છે કે નહીં લગ્ન તો વિધિ ન થાય તો ચાલે જ નહીં વિધિ તો કરાવી જ જોઈએ તો શું કરવાનું એવી રીતે અહીંયા શ્રદ્ધા વાળો જે છે એની વાત છે ચલો બેન કરો આમ સ્ટાર સિક્સ કરીને કરજો નહીં તો અવાજ આવશે નહીં ચાલુ કર્યું તમારો અવાજ નથી આવતો હેલો હેલો મેં તમને અનમ્યુટ હવે બોલો આ જે શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહીના सा स्वभावजा सात्विकी राजसी चेव तामसी चेती ता શૃણુ શ્લોકા શ્રી ભગવાન કહે છે દેહીઓના દેહીઓની તેમના પ્રાકૃત સ્વભાવથી ઉત્પન્ન થયેલી તે શ્રદ્ધા સાત્વિકી રાજસી તથા તામસી એવા ત્રણ પ્રકારની હોય છે તે શ્રવણ કર વિવેચન ભગવાન અર્જુનના પ્રશ્નોનો ઉત્તર આપે છે દેહી એટલે દેહનું જેઓને અભિમાન છે તેવા જીવોની તેઓના સ્વભાવથી ઉત્પન્ન થતી શ્રદ્ધા ત્રણ પ્રકારની છે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણથી ઉત્પન્ન થતો સ્વભાવ માત્ર શાસ્ત્રીય વિજ્ઞાનથી અન્યથા થઈ શકે પરંતુ શાસ્ત્રવિધિનો ત્યાગ કરી વર્તન કરનાર આવા જીવોને તેવું વિજ્ઞાન હોતું નથી તેથી તેઓની સ્વચ્છંદ વર્તનમાં શ્રદ્ધા તેઓના પૂર્વના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી જ હોય છે આ શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની હોય છે તે મારી પાસેથી શ્રવણ કર એટલે જે જે પહેલા શ્લોકમાં એમને અહીંયા પાડી દેહી નામ કેટલા પુસ્તકો રાખીને બેઠા છો દેહીના જે જે દેહીના આપેલું છે ને એટલે કે કે આ પ્રાકૃત સ્વભાવથી જે છે એ દેહી હવે એ દેહીના સ્વભાવથી જેમ કે એટલે એને એને એ પ્રાકૃતિક થી જ ભરેલો છે એટલે એની અંદર સત્વરસ તમ ગુણો પ્રકૃતિના ત્રણેય ગુણોનું મિશ્રણ હોવાથી એને આ ત્રણેય ગુણો સાત્વિક રાજસ અને તામસ લાગી જશે પણ જે ગુણાતીત નથી એટલા માટે જ એને આ ત્રણેય ગુણોની એના ઉપર અસર થઈ રહી છે દેહાભિમાની છે આગળ કોણ સંભળાવશે ત્રીજો પણ મારો જ છે જજે અચ્છા કરો સત્વાન રૂપા સ્વચ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયો પુરુષો યત શ્રદ્ધા સ એવસ શ્લોકાર્થ હે ભારત સત્વને અનુરૂપ સર્વની શ્રદ્ધા હોય છે આ પુરુષ શ્રદ્ધામય છે જેની જેવી શ્રદ્ધા તેવો જ તે છે શ્રદ્ધા અંતકરણનો ધર્મ છે તેથી શ્રદ્ધા સત્વ એટલે અંતકરણને અનુરૂપ હોય છે સર્વની શ્રદ્ધા પોતપોતાના અંતકરણને અનુરૂપ હોય છે અંતકરણ પૂર્વના જેવા સંસ્કાર હોય તેવું હોય છે અને જેવું અંતકરણ હોય તેવી શ્રદ્ધા હોય છે જેઓનું અંતઃકરણ શાસ્ત્રના જ્ઞાનથી રહિત હોય છે તેઓની શ્રદ્ધા પણ તેવી જ હોય છે આ શ્રદ્ધાથી માત્ર શાસ્ત્રવિધિ પ્રમાણે વર્તન કરે અથવા શાસ્ત્રવિધિનો ત્યાગ કરી વર્તન કરે અર્થાત શાસ્ત્રવિધિ પ્રમાણે અથવા શાસ્ત્રવિધિનો ત્યાગ કરી જે વર્તન કરવામાં આવે તેનું કારણ તેની શ્રદ્ધા છે પરંતુ શ્રદ્ધાથી દેવ તથા આસુર ભાવ જણાતો નથી શ્રદ્ધાથી ગુણ જણાય છે અર્થાત જેની જે ગુણવાળી શ્રદ્ધા હોય છે તેવા ગુણ ના અંતકરણ વાળો છે એમ જણાય છે આ પુરુષ શ્રદ્ધામય છે જેની જેવા પ્રકારની શ્રદ્ધા તેવા ગુણો વાળો તે છે તેમ જાણો આ શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવતના પહેલા એક સાત ચૌદ બે નવ સોળ દસ તેતાલીસ ચૌદ અને દસ ચોર્યાસી બત્રીસ અગિયાર બે ચાર સુબોધીની માં કહેલું છે એટલે એમ કહેજો કે જે જે આમાં એક બતાવ્યું કે જે અંતઃકરણ છે તે અંતઃકરણનો જે આપણો સ્વભાવ છે અંતઃકરણમાં રહેલો હોય છે અને અંતઃકરણમાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે જો સાત્વિકી શ્રદ્ધા હશે તો એ સાત્વિક અંતઃકરણ વાળો હશે તો તે પ્રભુને પરમ ગતિને પ્રાપ્ત કરવાના માટેના પોતે સાધનો કરશે પરંતુ જો તે રાજસી હશે તો એને પછી આ સ્વર્ગ સુધી પહોંચવા માટેના પ્રયત્ન હશે અને તામાસ હશે તો તે જન્મો જન્મના ચક્કરોમાં ફરવાનો માટેનો પ્રયત્ન એટલે એ કેટલા પણ કરશે પણ એનું એ બધું વ્યર્થ જ જશે પ્રભુ સુધી પહોંચવા માટે એની સક્ષમ નહીં રહે એટલે અંતકરણ ઉપર જ બધો આધાર છે એટલે તમારા જેવી અંતઃકરણની જેવી શ્રદ્ધા તેઓ તમારા જ્ઞાન શું તમારા જેવું અંતઃકરણની સ્વભાવ હશે તેવી જ તમારી સાત્વ રાજસ તામસ એ એ પ્રમાણે નક્કી થશે અચ્છા આ ભાગવતમાં આ બધું જે ટાંક્યું છે આ આટલા જગ્યાએ એમાં શું સંદર્ભ છે જે જે ખાલી એક એક સાથનું જોયું છે બાકી બીજા નથી કોન્ટેક્ટ કર્યો છે દસ વાળો દસ વાળા નથી કર્યા પણ પેલાનું હમણાં થયું ને એટલે એ છે એમાં શું આવ્યું એમાં જે એમના અસ્વસ્થા અસ્વસ્થામાં પુત્ર પાંડવોના મારી નાખ્યા હતા ને એટલે એમ કે કે તેમાં એ ખાલી એના પુત્રના પિતાઓ તો બધા ઘણા હતા પણ માતા એક જ હતી એમ કે એટલે એમ કે ત્યાં એ દુર્યોધને ના કહેવા છતાં પણ એમને એને આ કર્યું તો એ એની અયોગ્ય હતી વાત એમ એટલે અહીંયા એ શ્રદ્ધાના બાબતમાં એ બતાવવામાં આવ્યું છે એટલે અશ્વત્થામાં એવો જ હતો એટલે એની શ્રદ્ધા જેવી કર્યું એમ સારું કર્યું બીજું પણ ગોતી રાખજો હા બીજું હા એમનો વારો છે ચાલો આગળ કોનો છે વારો ચોથા શ્લોક છે જેમનો હોય ક્રમ એ કરો આરંભ આમાં કઈ છે વિચારણી વડોદરાથી કોનો વારો છે ચોથા શ્લોકનો બેલાબેન હા શરદ બાબા હા સર હા પ્રણામજી મને એમ ન સમજાયું કે આ સાત્વિક જે છે એ શાસ્ત્ર રહિત કરશે તો પણ એનો એને સિદ્ધિ પ્રાપ્ત થશે એવું મને રાજસ્થામસ સમજાયા પણ આમાં જે સાત્વિક શ્રદ્ધા બતાવી છે એ સાત્વિક શ્રદ્ધા છે પણ શાસ્ત્ર રહિત છે તો શું થશે ક્યાં બતાવી સાત્વિક શુદ્ધતા હજી હવે બતાવશે ને ચોથા શ્લોક હવે બતાવશે ને તેમાં એમાં હા એ તો હવે બેલાબેન ની જવાબદારી છે બેલાબેન ને કરો હાજર નથી આવ્યા લાગતા એના પછી જેમનો હોય જિજ્ઞાબેન છે તો એ કરી લે ચાર શ્લોકથી જોડાઈ નહીં શકતા હોય એવું હશે ઘરે જ છે પણ જિજ્ઞાબેન પણ ફરાર છે પછી કોનો વારો છે અર્પિતાબેન અર્પિતાબેન પણ લાપત્તા છે હેલો હા કોણ બોલે છે હેલો આ આ જે જે બોલું છું જીજ્ઞા જીજ્ઞા ત્રીજા તમારો કયો શ્લોક છે મારો જે તે સાત આઠ નવ છે હેલો આ ચાર થી ચોથા શ્લોક થી કરો આગળ જી દેજી કરું યજંતે સાત આવે છે જે જે અવાજ હેલો હા એકદમ જોરદાર યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહ પ્રેતાન भूत गणान् गणांश्चान्ये यजन्ते तामसा જનાહ શ્લોકાર્થ સાત્વિકો દેવોનું યજન કરે છે રાક્ષસો યક્ષ તથા રાજસો સોરી રાજસો યક્ષ તથા રાક્ષસોનું યજન કરે છે અને અન્ય તામસ જનો પ્રેતો તથા ભૂત ગણોનું યજન કરે છે વિવેચન સાત્વિકો એટલે સાત્વિક શ્રદ્ધાવાળી જેઓની પ્રકૃતિ છે તેઓ દેવોનું યજન કરે છે રાજસી શ્રદ્ધાવાળી પ્રકૃતિવાળા યક્ષ તથા રાક્ષસોનું રાક્ષસોનું યજન કરે છે અને તામસી શ્રદ્ધાવાળી પ્રકૃતિવાળા ભૂત તથા પ્રેતનું યજન કરે છે अशास्त्रविहितं पुरं तप्यन्ते ये तपोगुणाः दम्भाहङ्कारं दम्बाहङ्कार संयुक्ता कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्रामम् अचेतसः मां जैवान्तः सरिस्थं तान् विद्वयासुरनिश्चयान् श्लोकार्थ जे बुद्धिहीन लोको જે આગળ સાત્વિકની વાત થઈ હવે અહીંયા સાત્વિક અને રાજસની વાત થઈ હવે અહીં બુદ્ધિહીન એટલે કે આસુરવાળા આસુરી જીવોની વાત ભગવાન અર્જુનને કહી રહ્યા છે જે બુદ્ધિહીન લોકો દંભ તથા દંભ તથા અહંકારયુક્ત રહી કામ રાગ તથા બળવાળા હોય શરીરમાં રહેલા ભૂત ગ્રામને તથા હૃદયમાં રહેલા મને પણ કૃષ કરતા શાસ્ત્રમાં વિહિત ન હોય તેવું ઘોર તપ તપે છે તેઓને આસુર નિશ્ચય વાળા જાણ વિવેચન શાસ્ત્ર વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદતાથી તથા શ્રદ્ધાપૂર્વક કર્મ કરનારાઓમાં પણ આસુરી જીવો કેવા હોય છે તે કહે છે દંભ અહંકાર કામ રાગ વગેરે દુર્ગુણમાં મચ્યા રહેલા જે બુદ્ધિહીન જ્ઞાન શૂન્ય લોકો પોતાના શરીરમાં રહેલા પૃથ્વી વગેરે ભૂતોના સમૂહને શાસ્ત્રમાં વિહિત ન હોય તેવા ઘોર તપ કરી કૃષ કરે છે અને હૃદયમાં અંતર્યામી રૂપે રહેલા મને પણ મારી આજ્ઞાનો ભંગ કરી પોતાનાથી દૂર કરે છે તે લોકો નિશ્ચય આસુરી છે એમ જાણ આ છઠ્ઠા શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવત બીજા સ્કંદના ચોથા અધ્યાયના ચોથા અધ્યાયના સત્તરમાં શ્લોક ઉપરના સુબોધિનીમાં કરેલું છે જે અમે નથી કર્યું આ શ્લોક અનુસંધાન કરી રાખજો તમારી જવાબદારી છે આગળના શ્લોકમાં એવું કહ્યું કે તામસી શ્રદ્ધાવાળી પ્રકૃતિ વાળા ભૂત તથા પ્રેત નું યજન કરે છે એ કેવી રીતે એ મને જાણવું છે આજે કઈ તિથિ છે આજે તૃતીયા અરે પાંચ દિવસ પહેલા સ્મશાનમાં જવા જેવું હતું ચૌદસ ના અમાસ પહેલાની ચૌદસ ના જઈએ ને ત્યાં અમે પાવાગઢ તમે આવ્યા હતા હતા ને તમે થોડા લેટ પહોંચ્યા અમે લોકો જ્યાં વડવાઈમાં ઝૂલતા હતા ત્યાં નીચે ખોપરીઓ મળી હતી તો એ બધા ત્યાં ભૂત પ્રેત જ કરતા હશે ને કોઈ રીતે તાંત્રિકોને હા પૂછ્યું એનું એનો પ્રકાર છે એટલે કેવી રીતે કરવાનું બધું પણ એનાથી ડર ના લાગે એમ અમને તો નતો લાગ્યો કામ લાગે છે ડરવાનું શું કારણ એટલે ભૂતનું કેવી રીતે કરવાનું એ આવી જાય તો સામે કેમ છો મજામાં જય શ્રી એટલે બીજી એક વાત એ કે એ લોકો તમારી કામનાઓ કોઈ પૂર્ણ કરે આ ભૂત પ્રેત કરે તો જુદી વસ્તુ છે એ તો દેવ યોનીમાં જ આવેલા છે પાછા એમની ગણના દેવમાં જ થયેલી છે કેવલો ધનુના સંતાન છે એટલે દિતિના સંતાન હોવાને કારણે દૈતી છે અદિતિના ના હોવાને કારણે દેવો છે એટલો જ અંતર છે એ જુદી વસ્તુ છે પણ આ જે ભૂત પ્રેત વગેરે છે એ સ્થૂલ શરીર રહીત જે જીવાત્મા છે જેમને હજી અન્ય કોઈ લોક લોકાંતર કે અન્ય કોઈ દેહની પ્રાપ્તિ થઈ નથી એના ઉપાસક પણ હોય છે પૂજામાં હોય છે એ લોકોનો તો એવો દાવો છે કે એમને એમના દ્વારા કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય પણ છે આવે છે જાહેરાત હા એવા જ્યોતિષીઓની હા આવે છે ના એ તો આપણે કોઈને એવું થયું હોય એનાથી ઇફેક્ટેડ એ લોકો હોય તો પણ આને તો એની ઉપાસના કરવી મતલબ એની એ કરવી પૂજા કરવી યજન કરવું એ કેવી વાત કે સામસી છે લોકો કરે એટલે દેહ છોડ્યા પછી બીજો દેહ મળે છે એક પ્રક્રિયા છે એવો નિયમ નથી એટલે જો બીજી કોઈ વચ્ચે અડચણ ન હોય તો એને બીજો દેહ મળી જાય પણ જો અડચણ આવી જાય તો ના મળે દેહ નહીં એટલે વિધિપૂર્વક એની ઉત્તર ક્રિયા ન થઈ હોય એમની તર્પણ શ્રાદ્ધાદિ કર્મ સ્ત્રી પુરુષ સુધી ન થવાનું હોય કે કોઈ એવા ઉગ્ર પાપ હોય કે જેને કારણે એમને હજી એજ અવસ્થામાં એનું ફલ ભોગવવાનું હોય તો અટકી જાય ના એટલે આપણે કે હવે એક વાત સમજો કે જે માણસ મરી ગયો પછી દ્વાદશા વગેરેના જે શ્રાદ્ધ કર્મ થાય છે એ શું છે પિંડ જ કંઈક બધું હોય છે એ કોને કોની પૂજા છે આત્માની જે મરી ગયા છે એને આત્માની એને પ્રેત જ તો કહેવાય ને એ પ્રેતની જ તો છે પૂજા સાધ કર્મ છે એ શું છે પ્રેતની પ્રેતની છે એમાં કઈ બીક એમાં બીક ક્યાં લાગે છે એટલે સામે નથી આવતા એટલે અમારે તો રાત્રે ઊંઘ <laughs> હા હમ. હમ. એટલે એ સંદર્ભ અનુસાર એનો અર્થ થાય છે ને આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી હવે એમાં જે મંદિરિયા કે છે તો મંદિરિયા મતલબ શું મારું મંદિરિયું એટલે મારું ઘર તો સંસ્કૃતમાં મંદિર શબ્દનો અર્થ ઘર છે મુખ્ય રૂપ પછી એને જો તમે ભગવાન મંદિર એવું કહો તો ભગવાનનું મંદિર કે દેવાલય એવું થાય પણ એવા શબ્દનો પ્રયોગ ન કરો તો એ તમારું ઘર થાય એવી રીતે નગરપુર આ બધા પણ એના અર્થ થાય છે તો અનુસાર એના અર્થ આપણે વિચારવું જોઈએ તો ભૂતનો અર્થ છે પ્રાણી પણ છે ભૂતનો અર્થ જો મહાભૂતના રૂપમાં લો તો પંચમહાભૂત પણ થાય છે અને ભૂત એટલે વર્તમાન અને ભૂત તો કાલવાચી પણ થઈ જાય છે અને જે આત્મા અત્યારે શરીરમાં વર્તમાન નથી શરીરમાં થી ચાલી જવાને કારણે હવે ભૂત થઈ ગયું છે પાસ્ટ તો હવે એ ભૂત થઈ ગયું એ જ વસ્તુ પ્રેતનો પણ એ જ અર્થ છે પ્રકર્ષેણ ઇત ગત જે આ શરીરને છોડીને કાયમ માટે ચાલી ગઈ છે તેવી આત્મા એને પ્રેત કહેવાય છે તો પ્રેત કહો ચાહે ભૂત કહો એનો બંનેનો અર્થ એક જ છે એટલે આ જે પ્રેતાનુભૂત ગણાંશ છે હા એ આ જ અર્થમાં હા હવે પણ આ લોકો જે ભૂત તથા પ્રેતનું યજન કરે છે એમાં <laughs> કેવા ભૂતો હોય એટલે કોઈ આમ એમાં સારી ક્વોલિટી ખરાબ એવું બધું હોય કારણ કે એ લોકો યજન કરવાથી કઈ ફલ આપે છે તો પેલા તો આમ પેલા તો કેવા મારી નાખે એવા અને એવા બી હોય છે ને પિક્ચરમાં જ હોય ફિલ્મ <laughs> <laughs> એટલે કે આ યજન કરી શકાય એવા ભૂત જુદા અને પાછા બીજા ભૂત બી જુદા એવું કોઈ હોય ખરું આની અંદર એમ શાસ્ત્રમાં કોઈ એવા ભૂતની લિસ્ટ નથી બતાવવામાં આવી કે આ <laughs> ભજન કરવા યોગ્ય કે આ ભજન કરવા અયોગ્ય પણ જે વ્યક્તિની આસ્થા એવા કોઈ ભૂત પ્રેતના વિષયમાં દ્રઢ ગઈ હોય તો ત્યાં એ લોકો કરતા હોય છે આ શાસ્ત્રમાં આ કોઈ પ્રક્રિયા બતાવવામાં નથી આવી એની પૂજાનો વિધાન કે એવું કંઈ શ્રાદ્ધ તર્પણ સિવાય પણ એ તો ભૂત જે છે એ આત્માની એક અવસ્થા છે પ્રેતાવસ્થા છે જે અવસ્થામાંથી દરેક આત્માએ પસાર થવું પડતું હોય છે જ્યાં સુધી એને બીજો શરીર મળે નહીં ત્યાં સુધી એને બહુ આપણે સિરિયસલી નથી લેતા હોતા પણ જેને આવું કોઈ સ્થાન પ્રાપ્ત નથી થઈ શક્યું કોઈ યોગ્ય ક્રિયા નહીં થવાને કારણે અને એને કારણે એ અસંતુષ્ટ છે દુઃખી છે પીડિત છે એના વ્યવહારમાં ક્યારેક એવી વિચિત્રતા કે એવું કષ્ટ પરપીડાના રૂપમાં પણ જોવા મળી શકે એવા લોકોની એવી અનુભૂતિ છે એને ખુશ કરવા માટે લોકો કંઈ ને એ તો દરેક દરેકની પોતાની અંગત અનુભૂતિ છે એ પ્રમાણે કરતા હોય છે સપનામાં પછી બહુ જ જોવાની ઈચ્છા છે ખાલી પૂરી થતી નથી પછી વિચાર કરશું એનો આપણે એનું પૂજન નહીં કરવાનું એ તો સામર્થ્ય તો ભૂત પ્રેત છે એ એના ઉપાસક છે એ તામસી છે હૃદયમાં રહેતા મને પણ એક પુષ કરતા શાસ્ત્રમાં વિહિત ન હોય તેવું ગોળ તપ તપે છે અને તેઓ અસુરી નિશ્ચય જાય એટલે પુશ કરવું એટલે જે આપણે આ બીજો બીજાનો ચોથો અધ્યાય મારક છંદો એમાં સત્તરમા શ્લોકમાં એવું કહે છે કે જે દૈત્યો છે એમાં ત્યાં કે છે જે શાંતિ અને દ્વારા જાય છે ઠાકોરજીને નથી માનતા એમને આશ્રય ઠાકોરજી નથી પણ પોતાના મન ગણતરી કે શાંતિ અને યોગ એમ કે અમે અમારી રીતે મેળવી લઈશું એ એ પુશ કરે છે એટલે કેવી રીતે સ્પૃશ કરે છે એટલે તપ કરે તો પછી પતલા થઈ જાય ને મીઠા પિંજા થઈ જાય બધા તો ભગવાન એમ કે છે કે હું મજાનો સારો તમારા શરીરમાં બેઠો છું શાસ્ત્રમાં નથી કહ્યું તો તમે તપ કરી કરીને તમારું શરીર ઉગાડી નાખો છો તો મને તકલીફ થાય છે માઇસ મારો શું વાક કીધું છે એટલું તમે તપ તપો તો ઠીક વસ્તુ છે પણ વધારે પડતું તપીને તમે આવા હાડપિંજર થઈ જાવ તો એ ઠીક ત્યાં પીવો કે તમારો અક્ષરના કામનું પણ નથી શીખી શકાય આ જે છે ને કટાક્ષ એ થોડા આ તરફ છે જૈનો તરફ અને તે પ્રકારના જે બીજા અશાસ્ત્રીય તપસ્યાના માર્ગો છે એમના ઉપર કટાક્ષ કરેલો છે હેલો તેજસ હા બોલો બોલો વાટ જોઈએ છે હા એટલે બેલાબેન ના સંપન્ન થયા હવે સાત આઠ નવ મારા છે લઈ લો તમારો ઈરાદો નથી શું હેલો હા લઈએ જ લો ને પૂછવાનું થોડું તમારા છે તો આહાર આહાર સ્વપી સર્વસ્ય ત્રિવિધો त्रिविधो भवति प्रियः તથા દાનમ તેષામ ભેદમ ઇમમ શૃણુ એટલે હવે અહીં સાતમા ભગવાન અર્જુને આહારના ભેદ આહાર આહારના ત્રણ પ્રકારના ભેદ કહી રહ્યા છે શ્લોકાર્થ વળી આહાર તેમજ યજ્ઞ તપ તથા દાન સર્વને ત્રણ પ્રકારના પ્રિય હોય છે તેઓનો આ ભેદ શ્રવણ કર વિવેચન શાસ્ત્રીય એટલે વૈદિક યજ્ઞ વિગેરેમાં પણ સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણથી થતા ત્રણ પ્રકારના ભેદ છે તે દર્શાવે છે આહાર તેમજ તપ આહાર તેમજ યજ્ઞ તપ તથા દાન ત્રણ પ્રકારના હોય છે તેનો ભેદ સાંભળ હવે ભગવાન આહાર યજ્ઞ અને યજ્ઞ તપ અને દાનના ભેદ સંભળાવી રહ્યા છે અર્જુનને આયુ સત્વ બલારોગ્ય प्रीतिविवर्धना रस्या स्निग्धा स्थिरा यदा आहारः सात्विक प्रियः શ્લોકાર્થ આયુ સત્વબલ આરોગ્ય સુખ અને પ્રીતિની વૃદ્ધિ કરનારા રસવાળા સ્નિગ્ધ સ્થિર અને રુચિકર આહારો સાત્વિકોને પ્રિય હોય છે વિવેચન આયુ એટલે આયુષ્ય સત્વ એટલે જ્ઞાન બલ આરોગ્ય સુખ અને પ્રીતિની વૃદ્ધિ કરનારા મધુર રસવાળા સ્નેહવાળા તથા સ્થિર પરિણામવાળા અને હૃદયને આનંદ કરે તેવા રુચિકર આહારો સાત્વિકોને પ્રિય હોય છે કારણ કે આ આહાર તત્વગુણની વૃદ્ધિ કરે છે અથવા આ આહારો સાત્વિકોને પ્રિય એટલે કે સાત્વિકોને સુખ કરનાર છે લવણાત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન આહારા રાજ સંશ્યેષ્ટા દુઃખ શોકામય પ્રદાહ શ્લોકાર્થ ઘણા તીખા ખાટા અને ખારા બહુ ગરમ તીક્ષ્ણ લુખા તથા દાહકારક આહારો જે દુઃખ શોક અને રોગ કરનાર હોય છે તે રાજસોને ઈષ્ટ છે એટલે કે રાજસોને પ્રિય છે એસિડિટી આમાં રોગ નું નામ લખી દેવું જોઈએ અમ્લપિત્ત હજી આગળનો પણ છે ને તમારું દસમું બે જ હતા